અંતરાલને લઈને બહાર આવે દાસીએ કહ્યું કે મહારાજ અહીંયા પરમાત્માના દર્શન છે કે અહીંયા પરમાત્મા પ્રગટ થયા છે મારા ગુરુએ મને કહ્યું કે પરમાત્મા ગોકુળમાં પ્રગટ થયા છે તેથી હું આવ્યો દાસીને આશ્ચર્ય થયું અને તે દોડતી ઘરમાં ગઈ છે યશોદાજીને કહ્યું કે મા મા આ સાધુ મહારાજ છે ને એમના કોઈ ગુરુ છે કારણ કે ગુરુ એમને એવું કહ્યું છે કે પરમાત્મા ગોકુળમાં પ્રગટ થયા છે એ કહે છે આ ફળ લેવા માટે હું આવ્યો નથી પરમાત્માના દર્શન કરવા માટે આવ્યો યશોદાજી લાલાને બહાર લઈ આવ્યો યશોદાજીને આશ્ચર્ય થયું મારા ત્યાં બાળક થયો છે ત્યાં મહારાજને કેવી રીતે ખબર પડી હશે યશોદામાં બારીમાંથી દર્શન કરે સીધી મહારાજ આંગણે ઉભા થયો દર્શન કરતા યશોદાજીનું હૃદય થઈ ગયું છે આ સાધારણ સાધુ નથી કેવો દેખાય એની જટાઓ કેવી રીતે એના આંખમાં બહુ તેજ છે યશોદામાએ હાથ જોડ્યા અને કહ્યું છે મહારાજ મહારાજ તમે કોઈ મહાન પુરુષ લાગો હું તમને વંદન કરું છું સાધુ કોઈ પણ ગ્રહસ્થના ઘેર જાય ને ત્યારે ગ્રહસ્થ જે કંઈ આપે એનો સ્વીકાર કરે સાધુ હટ કરે ને એ સારું નથી મહારાજ આ ભિક્ષા તમને ઓછી લાગે તમે માગો તો હું તમને કામરો આપું કમંડલ આપું તમારી જે ઈચ્છા હોય તે તો હું લાલાને બહાર કેવી રીતે કાઢું હજુ તો ત્રણ ચાર દિવસ તો એ થયો છે બહુ સુંદર છે અતિ કોમળ છે મહારાજ તમારા ગામમાં સાપ છે ને એને જોતા કદાચ મારા લાલાને ભીખ લાગે તો હું લાલાને બહાર નહીં કાઢું ત્યારે શિવજીએ બરાબર આંખ ઉઘાડી નહીં અને યશોદાજીને કહ્યું કે તારા દાદાને બીક નહીં લાગે તારો કનૈયો કોણ છે તે હું જાણું છું દેવ દેવ નથો દેવોનો એ દેવ છે એ કાળનો કાળ છે એ સંતોનું સર્વસ્વ છે એ ભગવાન શંકરનું ધન છે શિવજીનું ધન એ જ શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ સંતોનું સર્વસ્વ છે એ દેવોનો દેવ છે ને કાળનો કાળ છે એને બીક નહીં લાગે યશોદામાં બહુ જ ઓછું ભણેલા તો યશોદાજીને કંઈ ખબર પડતી નથી કે મારા કાળનો કાળ એટલે શું હોય હું કશું જાણતી નથી એ મારો બાળક છે એટલું જ હું જાણું તમે શું બોલો છો તો હું સમજતી નથી હું નાનાને બહાર નહીં કાઢું માં લાલાને બીક નહીં લાગે તારો કનૈયો મને જોઈને બહુ રાજી થશે માં તારો કનૈયો મને ઓળખે છે યશોદાજીએ હાથ જોડ્યા અને કહ્યું કે મારા તમે એવી રીતે હટ કરો એ ઠીક નથી હું તમને ઓળખતી નથી પંચાવન વર્ષની હું થઈ મેં તમને કોઈ દિવસ જોયા નથી અને મારો ચાર પાંચ દિવસનો બાળક તમને કેવી રીતે ઓળખતો હોય આ તમે શું બોલો છો કે તમે ઓળખતા નથી પણ તમે મને ઓળખે છે એ મને જોઈને બહુ બહુ રાજી થશે હું દૂર દેશથી તમારા આગળ આવ્યો લાલાના દર્શન કરાવો કે મારા તમે એવી રીતે હટ કરો એ ઠીક નથી તમે બીજું કંઈ માગો તે આપવા હું તૈયાર છું હું લાલાને બહાર નહીં કાઢું હજુ એને બહાર મેં કાઢ્યો જ નથી હું એને કેવી રીતે બહાર લઈ આવું તમે એવી રીતે હટ કરો એ ઠીક નથી શિવજીએ કહ્યું કે માં લાલાના દર્શન કર્યા એના મારે પાણી પણ પીવું નથી મને બીજું કંઈ જોઈતું નથી હું તમારા આંગણામાં હવે બાર વર્ષની સમાધિ લગાવું યશોદામાને આશ્ચર્ય થયું આ સાધુ ઝઘડો છે મારા આંગણામાં બાર વર્ષ બી રહેવાનો તમે નંદગામમાં ગયા છો નંદગામમાં આશેશ્વર મહાદેવ છે નંદ બાબાના આંગણામાં બેઠા શ્રી કૃષ્ણ દર્શનની આશાથી બેઠા નાનાના દર્શન કર્યા વિના મારે પાણી પીવું નથી કૃષ્ણજી મહારાજ તો આંખ બંધ રાખીને શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા તે બાલકૃષ્ણ શિવજીના હૃદયમાં આવ્યા છે કોઈ જડ વસ્તુનું ધ્યાન કરશો તો બુદ્ધિ જડ થશે ધ્યાન ચેતન પરમાત્માનું કરો કોઈ માણસને તરસ લાગી હોય અને પાણીનું ધ્યાન કરે અને પાણી પાણી પાણી પાણી રટન કરે તો પાણી માનવ પાસે આવશે પાણી જડ છે જળ તેને કે છે જે એક ઠેકાણે છે અને એક ઠેકાણે નથી એને જળ કે જે સર્વકાળ અને સર્વ ઠેકાણે છે એને ચેતન કે છે ચેતન પરમાત્મા સર્વકાળ અને સર્વ ઠેકાણે ધ્યાન ચેતનનું કરો કોઈ જળ વસ્તુનું ધ્યાન કરવાથી લાભ નથી ચેતન પરમાત્માનું તમે ધ્યાન કરશો તમે જ્યાં છો ત્યાં ભગવાન ધ્યાનથી પ્રગટ થશે શિવજી મહારાજ ધ્યાન કરવા લાગ્યા ને તે શિવજીના હૃદયમાં બાલકૃષ્ણ લાગ્યા આ બાજુ યશોદામાનો કનૈયો રડવા લાગ્યો યશોદામાં ધવડાવે પણ ધાવે જ નહીં નાનાના હાથમાં રમકડા આપે છે ફેંકી દે છે નાનાને બહાર જવું છે યશોદામાં બહાર જવા દેતા નથી બાલકૃષ્ણ રડવા લાગ્યા મારા બાળકને શું થયું કેમ રડે ત્રણ ચાર દિવસમાં જરાય રડ્યો નથી ગોપીઓને ખબર પડી તે ગોપીઓ દોડતી દોડતી આવે છે બાળક આજે રડે છે બેટા તને શું થાય ગોપીઓ લાલાને પૂછે છે મનાવે બાળકૃષ્ણ હાથ ઊંચો કરે છે કે મને બહાર જવું શિવજી મહારાજ શ્રી કૃષ્ણ દર્શન માટે આતુર થયા છે તેમ બાલકૃષ્ણલાલને પણ શિવજીના દર્શનની તીવ્ર ઈચ્છા કરી પ્રેમ એ અન્યોન્ય હોય છે ભક્તો ભગવાનના દર્શન માટે તલસે છે કોઈ કોઈ વખત ભગવાનને ભક્તને જોવાની ઈચ્છા થાય છે મારો છે શ્રી કૃષ્ણને શિવજીના દર્શનની ઈચ્છા થઈ બાળકૃષ્ણ રડે છે બાળકૃષ્ણ આવતો શિવજીના હૃદયમાં પ્રગટ થાય ગોપીએ કહ્યું કે માં હું આવતી હતી પેલા સાધુ મહારાજ જે આંગણામાં બેઠા છે ને એની આંખ બંધ છે પણ એનું ઓઠ થોડો થોડો હાલે માં ત્યાં બેઠા બેઠા એને લાલાને કંઈ મંત્ર તો માર્યો નથી ને એનો ઓઠ હાલે છે લાલાને એને કંઈ મંત્ર માર્યો છે એક ગોપીએ કહ્યું કે માં મેં ઘણા સાધુઓ જોયા પણ આવો જોયો નથી પાણી પીતો નથી કોઈના આમું જોતો નથી એને મીઠાઈ આપો કે ફળ આપો જરાય નજર કરતો નથી એટલે જ મને કહી દેતું નથી હું તો દૂર દેશથી આવ્યો છું રાણાના દર્શન કરવા માટે આવ્યો યશોદામાં વિચારમાં પડ્યા છે હવે શું કરવું આંગણે સારું ભૂખ્યો બેસી રહે સારું નથી સાંગલીને ઋષિને બોલાવ્યા છે બાળક આજે બહુ રડે એને શું થાય છે કંઈ ખબર પડતી નથી સાંગલીને ઋષિને કહ્યું તમે એની કંઈ નજર ઉતારો કંઈ મંત્ર બોલો સાંડિલ્ય ઋષિ સમજી ગયા છે આંગણામાં બેઠા છે ને એમના માટે આવે સાંડિલ્ય ઋષિએ યશોદાજીને કહ્યું છે કે આંગણામાં જે સાધુ મહારાજ છે ને એ સાધુનો અને આ બાળકનો જન્મ જન્મનો સંબંધ સાધુ મહારાજ લાલાને આશીર્વાદ આપવા આવ્યા અને સાધુ ભૂખ્યો બેસી રહે સારું નથી માં તમે દર્શન કરાવજો કે લાલાને બહાર લઈ જાઓ કે લઈ જાઓ યશોદાજી બાલકૃષ્ણલાલનો સુંદર શૃંગાર કરે છે તેવું જબલું પહેરાવ્યું સોનાનો કંદોરો છે ગળામાં વાઘના નખ ધારણ કરાયા બાળકના ગળામાં વાઘના નખ હોય ને તો બાળકને કોઈની નજર લાગે નહીં કોઈની બીક લાગે નહીં નાનો સુંદર શૃંગાર કર્યો છે યશોદાજીએ દાસીને કહ્યું કે તું બહાર જા પેલા સાધુ મહારાજને બોલાવીને લઈ આવ હું લાલાને લઈને દરવાજા સુધી આવું છું અને સાધુ બહારથી આંગણામાં ઉભો થઈને દર્શન કરે પરંતુ એને પહેલાથી કહી રાખજે એક બે મિનિટ દર્શન કરો અને પછી અહીંથી પધારો એક તક નજર રાખવાની નહીં પહેલાથી તું એને કહી રાખજે એક તક નજર રાખે લાલાને કંઈક થઈ જાય તો તમે વૃંદાવનમાં ગયા છો વૃંદાવનમાં ભગવાનના હજારો સ્વરૂપો છે પંદર વીસ દિવસ તમે શાંતિથી રો ને તો બધા દર્શન થાય પ્રત્યેક સ્વરૂપના પાછળ ઇતિહાસ છે ભક્તોના માટે ભગવાન પ્રગટ થયા ઊંડા પ્રધાન ઠાકોર બાકે બિહારીલાલ મંદિરમાં એવી મર્યાદા છે ત્રણ ચાર મિનિટ થાય કે પડદો આવે કોઈને પણ એક તક નજર રાખવા દેતા નથી ઠાકોરજીનું સ્વરૂપ આંખ બહુ સુંદર પણ ત્રણ ચાર મિનિટ થાય કે પડદો આવે એક તક કોઈને નજર રાખવા દેતા નથી એમનો એવો નિયમ છે ત્યારે મુખિયાજીને કહ્યું કે મારા તમે શાંતિથી કેમ દર્શન કરવા દેતા નથી કે અમારા ભગવાનને નજર લાગી અમારા ભગવાન ભારત છે ભોળા છે કેટલાક વર્ષો પહેલા એક વૈષ્ણવ રોજ નવી નવી સામગ્રી બનાવે અને હાથમાં લઈને ઠાકોરજીની આંખ સાથે આંખ એક કરે અને લાડાને બનાવે મેં સરસ બરફી બનાવી તમે મારા ઘરે આવજો ને તમારા માટે મેં બનાવી કે બહુ મનાવે ને તે એક દિવસ ઠાકોરજી સિંહાસનમાંથી નીચે ઉતર્યા અને એના ઘેર જવા લાગ્યા તે દિવસથી મંદિરનો એક નિયમ થઈ ગયો છે એક તો કોઈ નજર રાખે નહીં ત્રણ ચાર મિનિટ થાય કે પડદો આવે જીવ ઈશ્વરના દર્શન કરે છે ત્યારે વચમાં માયા આવે છે માયા એ જ પડદો એક તક નજર રાખવા દેતા નથી મારો કનૈયો બહુ સુંદર છે તે દાસી શિવજી પાસે ગઈ અને કહ્યું મહારાજ મહારાજ આંખ ઉઘાડો યશોદામાં તમને બોલાવે છે યશોદાજીએ કહ્યું છે કે દરવાજા સુધી લાલાને હું લઈ આવીશ તમે બહારથી એક બે મિનિટ દર્શન કરો અને પછી અહીંથી પધારજો એક તક નજર રાખવાની નહીં શિવજી મહારાજને કહ્યું છે તે આવ્યા છે યશોદા મૈયા બાલકૃષ્ણલાલને લઈને દ્વાર સુધી આવ્યા શિવજી મહારાજ આંગણામાં ઉભા છે શિવ અને બાલકૃષ્ણની ચાર આંખે એક થઈ કેવું સુંદર સ્વરૂપ અને તો ઊંઘાડી આંખે સમાધિ લાગશે યોગીઓ સમાધિમાં બેસે છે ત્યારે આંખ બંધ કરે છે પ્રાણાયામ પ્રત્યાહાર કરવો પડે છે અને ત્યારે કંઈક સમાધિ લાગે છે અને તે આંખ બંધ કરવાની જરૂર નથી અને નાક પકડવાની પણ જરૂર નથી કેટલાક લોકો નાક પકડીને બેસે ને ત્યારે મન સ્થિર રહે છે પણ પ્રાણાયામ છોડે તેમનું મન ફરીથી કુદાકૂદ કરે પ્રાણાયામ કર્યા વિના આંખ બંધ કર્યા વિના મન શાંત રહેવું જોઈએ આંખ બંધ કર્યા પછી પરમાત્માના દર્શન કરે અને આંખ ઉઘાડ્યા પછી જેને જગત દેખાય એનું જ્ઞાન સાચું છે હવે આંખ બંધ કરવાની જરૂર નથી આંખ શ્રી રાખો સમાધિ રાખશે શ્રી અતિ સુંદર છે જેનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીના કોઈ શબ્દમાં નથી ફોટોમાં ચિત્રમાં જે સ્વરૂપ બતાવે છે ને એ કોઈ માનવના બુદ્ધિની કલ્પના છે એના કરતા હજાર ગણું કરોડ ગણું સૌંદર્ય શ્રીકૃષ્ણમાં શ્રીકૃષ્ણના દર્શનમાં શિવજીને અતિ આનંદ થયો અને તે આનંદમાં શ્રીરંગમાં રોમાંચ છે બે હાથ જોડ્યા છે અને બાલકૃષ્ણ લાલ લાલાનો જય જયકાર કર્યો છે આજે બાલકૃષ્ણલાલને પણ આનંદ થયો શિવજી મહારાજ મને જોવા તો લાલાને પણ આનંદ થયો છે કનૈયો જોવા નથી યશોદામાં લાલાની છાતી સાથે જાતે ઘરમાં બહુ હતો અને આ સાધુની નજર પડી અને બાળક હસવા લાગ્યું આ સાધુ મહારાજ કોઈ સાધારણ નથી માને તો પછી વિશ્વાસ થયો એ શિવજીને અંદર બોલાવે છે આ કોઈ મહાન પુરુષ છે મારા બાળકને આશીર્વાદ આપવા નંદગામમાં નંદ બાબાનો રાજમહેલ છે અને તે રાજમહેલના અંદર નંદેશ્વર મહાદેવ બહાર આંગણામાં આશેશ્વર મહાદેવ શ્રી દર્શનની આશાથી બેઠા હતા પછી તો શિવજીની નજર પડી ત્યારે બાળકૃષ્ણ હશે કે માને વિશ્વાસ થયો આ કોઈ મહાન પુરુષ મારા લાલાને આશીર્વાદ આપવા આવ્યા છે તે શિવજીને અંદર બોલાવે સુંદર આસન આપ્યું યશોદામાં ગોદમાં લઈને બેઠા છે અને કહ્યું છે કે મહારાજ તમે આવ્યા ને તે બહુ સારું થયું તમારા જેવા સંત તમે જોયા નથી આ વૃદ્ધાવસ્થામાં બાળક આવે છે ને મને પ્રાણ કરતા પ્યારું લાગે છે પણ જે લોકો આવે ને તે એવું બોલે છે કે આવો તો જગતમાં નથી આ બહુ સુંદર છે આવું બોલે ને ત્યારે મને ગભરામણ થાય એટલે એને કોઈની નજર ન લાગે માણસ તમે કોઈ નજરનો મંત્ર જાણો કે એવો કોઈ મંત્ર આપો કે લાલાને કોઈ દિવસ નજર લાગે નહીં અને બાળકૃષ્ણ મારો જલ્દી સગડો થઈ જાય એવો કોઈ મંત્ર આપો શ્રીજીએ કહ્યું કે મારો મંત્ર જાણું મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે પણ એ મંત્ર બાળકના કાનમાં મારે આપવો પડશે એ તમારા ગોદમાં હોય તો એના કાનમાં હું કેવી રીતે મંત્ર આપું માં સમજી ગયા મારો બાળક જ છે જે એકવાર એને જુએ ને એના પાછળ પાગલ જેવો થઈ જાય આ મહાન સંત છે એમની એવી ભાવના છે કે બાળક મારા ગોદમાં તો યશોદા મૈયા તો શિવજીના ગોદમાં બાલકૃષ્ણ ગોદમાં પણ થયા શિવ અને શ્રી કૃષ્ણ એક થયા છે અતિ આનંદ થાય ત્યારે આંખ બંધ થઈ જાય શિવજીને તો ત્યાં જ સમાધિ લાગે અતિ આનંદ થયો બાળકૃષ્ણલાલ શિવજીને જગાડે મહારાજ મહારાજ આંખ ઉઘાડો મેં તો કોગળ જાહેર થઈ જશે હો કનૈયો ત્યારે આંખ ઉઘાડી શિવજીએ કહ્યું છે માં મેં આશીર્વાદ આપ્યો છે ગમે તે રાક્ષસ આવે તે રાક્ષસી આવે આ બાળકનો વાળ વાકો થવાનો નથી આ બાળક મોટો રાજા થશે આ બાળકની કીર્તિ અખંડ જગતમાં રહેશે તમને બધાને આ બહુ સુખી કરશે આ સોનાની નગરી બાંધશે અને આ બાળક સોળ હજાર રાણીઓનો ધણી થશે યશોદાજીએ સાંભળ્યું અને તે યશોદામાં થોડા ગભરાય કે મહારાષ્ટ્રના શું બોલો છો સો હજાર રાણીઓનો ધણી થશે એક બે લગ્ન થાય ને કોઈ બસ છે સો હજાર લગ્ન થાય કેટલીક સ્ત્રીઓ ધણીને બહુ ત્રાસ આપે પતિ સાથે કપટ કરે અને સો હજારમાં કદાચ કોઈ એવી આવી જાય તો પછી મારા લાડાને પજવશે તેમાં તમે જરા એની ચિંતા કરશો માં આ તો બધાને પૂરો પડે એવો થવાનો છે આ બહુ બળવાન થશે કે માં હું જે બોલું છું તે સાચું થાય મારા મુખમાંથી કેમ આવું નીકળ્યું છે હું જાણતો નથી સો હજાર રાણીઓનો ધણી છે સોનાની નગરી બાંધી છે યશોદામાને આનંદ થયો યશોદાજીએ હાથ જોડ્યા અને કહ્યું છે કે મહારાજ તમે તો આશીર્વાદ બહુ આપો છો કે આ મોટો જ્ઞાની થશે એમ યજ્ઞો કરશે એમ સોનાની નગરી બાંધશે અમારી બેની આ વૃદ્ધાવસ્થા છે અને તે વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે અમારું શરીર પડ્યા પછી આ બધું થશે કે મારા દેખતા કંઈક એમાં શું બોલો અખંડ સૌભાગ્યવતી નંદ બાબાને ખબર પડી કોઈ સાધુ આવ્યા છે નંદ બાબા રોજ શંકર ભગવાનની પૂજા કરતા હતા અને નિત્ય શિવ પૂજન કરતા હતા તેથી તો શ્રી કૃષ્ણ એમના ઘેર આવ્યા નંદ બાબાનો રોજનો નિયમ હતો શિવ પૂજન કરવાનો નંદજીને ખબર પડી કે સાધુ આવ્યા છે તે નંદ બાબા દોડતા ગયા નંદજીએ જોયું તે નંદ બાબાને એવું થયું આ કોઈ સાધુ છે કે શંકર ભગવાન આવો કોઈ સાધુ હતો જ નંદજી આવ્યા છે અને સાષ્ટાંગ વંદન કરે ત્યારે શ્રીજી આશીર્વાદ આપ્યા કે આયુષ્માન ચિરંજીવ તમારું આયુષ વધે તમારો કનૈયો મોટો રાજા થાય તે તમે જોશો આનંદ થયો છે યશોદામાં એ દાસીને આજ્ઞા કરી આ સંતની મારે પૂજા કરી તે સુંદર વસ્ત્રો આભૂષણો મંગાવ્યા શિવજીએ કહ્યું કે માં આ જગતને બધું મેં જ આપ્યું મારું નામ વિશ્વનાથ છે જગતને મેં જ આપ્યું મને કોઈ વસ્તુની જરાય જરૂર નથી યશોદામાં વિચાર કરે ત્યાં સાધુ મહારાજ કેવું બોલે છે કે જગતને મેં જ આપ્યું આ કોણ હશે કે મને વિશ્વનાથ કે છે મારે કોઈ વસ્તુની જરાય જરૂર નથી યશોદાજી વંદન કરીને બોલ્યા છે માણસ તમને તો શું જરૂર હોય તમને કઈ જરૂર નથી પણ તમે થોડો સ્વીકાર કરો ને તો આ બાળકનું કલ્યાણ છે થોડો પણ કંઈક સ્વીકાર કરો મારી બહુ ઈચ્છા છે ઈશુજીએ કહ્યું માં વસ્ત્રો આભૂષણો લઈને હું શું કરું હું ફલાહારી છું મને દેખવા બીજું કંઈ જઈતું નથી યશોદામાએ તો શિવજીને વંદન કરીને કહ્યું છે મહારાજ મારી એક પ્રાર્થના છે તમે કાયમના માટે અહીંયા રહી જાઓ ને તો તમારી બધી હું સેવા કરું તમે અહીંયા રહી જાઓ અને જ્યારે જયારે મારું બાળક રડે ને ત્યારે હું તમને અંદર બોલાવી તમારી આંખમાં એવી શક્તિ છે યશોદામાએ પ્રાર્થના કરી છે કે કાયમના માટે તમે અહીંયા આવી રાજો કે શંકર ભગવાનનો નંદગામમાં નિવાસ છે આખું નંદગામ શિવલિંગાકાર થઈ ગયું આજે પણ છે કોઈ વખત તમે જાઓ ને તો યાદ રાખીને દર્શન કરજો નંદરામ પહાડ ઉપર અને નીચેથી તમે દર્શન કરો ને તો આખું ગામ એવું લાગે છે ભગવાન શંકર વિરાજે છે યશોદામાએ પ્રાર્થના કરી છે કે તમે કાયમના માટે યાદ હું તમારી બધી સેવા કરીશ કદાચ તમારી નજર પડે ને તો મારું બાળક હસવા લાગે સુજીએ કહ્યું છે માં તમે મને યાદ કરો ને તો જલ્દી આવી પણ હવે જવું છે દાદાને આશીર્વાદ આપ્યા છે જય જય કાર કર્યો છે શિવજી મહારાજ પધારે છે શ્રાવણ કૃષ્ણ દ્વાદશીના દિવસે જોગી લીલા થઈ શ્રાવણ કૃષ્ણ ત્રયોદશીના દિવસે નંદ બાવા મથુરામાં કંસને કર આપવા માટે જાય અને ચતુર્દશીના પ્રાતઃકાલ પછી પૂતના આવે છે એવો કથાનો ક્રમ છે નંદ બાવા દર વર્ષે કંસને કર આપતા અને એનો સમય થયો હતો નંદ બાવાએ વ્રજવાસીઓને બોલાવ્યા છે અને એક દ્વારમાં બે બે વ્રજવાસીઓનો પહેરો રાખ્યો બાળકને હાચવજો મારે હવે મથુરામાં જવું છે કંસને કણ આપવાનો સમય થયો છે અને ન આપું તો એ કંસ નાના જ થઈ જશે પછી કંઈક ત્રાસ આપે તો એમને જલ્દી એને કળ આપીને આવું તમે લાલાને હાચવજો શ્રી કૃષ્ણને ઘરમાં પધરાવવા એ બહુ કઠણ નથી પ્રભુને પધરાવ્યા પછી એમને હાચવવા એ બહુ કઠણ ગમે તે ભગવાનને પધરાવી શકે પ્રભુની એવી સેવા કરો એવો પ્રેમ કરો કે એ તમારું ઘર છોડીને કોઈ ઠેકાણે જવાની ભગવાનને ઈચ્છા થાય ને એવો પ્રેમ કરો લાલાને હાથ્યા ઉતરો હૃદય ગોકુમાં બાળકૃષ્ણ પ્રગટ થયા પછી પરમાત્માના સન્મુખ રહેજો પ્રભુ સાથે પ્રેમ કરો બહુ સાવધ રહેજો કે સંસારનું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા મને ન થાય લૌકિક સુખનો જીવ સંકલ્પ કરે એ જ કંસનું સ્વરૂપ ભાગવતમાં લખ્યું છે કે કંસ અને કૃષ્ણ એક ઠેકાણે રહી શકતા નથી એક જ વાર મળ્યા છે અને જ્યારે મળે છે ત્યારે કંસ મરી જાય કંસ અને કૃષ્ણ એક ઠેકાણે રહી શકે નહીં અંધકાર અને પ્રકાશ એક ઠેકાણે રહી શકે નહીં સંસારના કોઈ પણ સુખનો મન સંકલ્પ કરે સુખભોગવવાના વિચાર કરે એ જ કંસ છે અને લૌકિક સુખના સંકલ્પ કરે ત્યારે ભગવાન અંતર્ધાન થાય લાલાને આચવજો પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે ભગવાનને તમારું ઘર છોડીને કોઈ ઠેકાણે જવાની ઈચ્છા થાય નહીં લાલાને હાચવજો હું ત્યાં જઈને આવું છું નંદ બાબા મથુરામાં ગયા છે અને કંસના દરબારમાં આવીને કંસ રાજાને વાર્ષિક કર આપ્યો અને પછી તો સોનાની થાળીમાં પાંચ હીરાની ભેટ આપી એટલે ફેરો લાખ લાખ રૂપિયાનો નંદ બાબાના ઘરમાં લક્ષ્મીજી પધાર્યા છે લક્ષ્મીજીને વૈકુંઠ કરતા પણ વ્રજ વાલું થયું વ્રજ વાલું રે વાલુ રે વૈકુંઠ નહીં આવું વૈકુંઠમાં ઐશ્વર્ય છે જ્યાં ઐશ્વર્ય છે ત્યાં પડદામાં રહેવું પડે જ્યાં ઐશ્વર્ય છે ત્યાં પડદો હોય ગોકુળમાં તો પ્રેમ છે જ્યાં પ્રેમ હોય ને ત્યાં પડદો નથી ગોકુળ એ પ્રેમ ભૂમિ માતા મહાલક્ષ્મીને વૈકુંઠ કરતા પણ ગોકુળ ગમ્યું છે વૈકુંઠધામ છોડીને નંદ બાબાના ઘેર પધાર્યા છે એક એક હીરો લાખ લાખ રૂપિયાનો સોનાની થાળી છે અને તે પાંચ હીરાની ભેટ નંદ બાબાએ કંસ રાજાને આપી છે અને તે જોતા કંસને આશ્ચર્ય થયું નંદ બાબાને કહ્યું છે કે બાબા તમારો વાર્ષિક કર મને મળી ગયો આટલી મોટી ભેટ કેમ આપો નંદ બાબાએ હાથ જોડ્યા અને કહ્યું તમારા બધાના આશીર્વાદથી આ વૃદ્ધાવસ્થામાં મારા ઘેર બાળક આવ્યો કે બાબા તમારા ઘેર બાળક આવ્યો કે હા મને આશા નહોતી કે તમારા ઘેર હવે આ અવસ્થામાં છોકરો થાય નંદ બાબાએ કહ્યું કે મેં પણ આશા તો છોડી દીધી હતી પણ વ્રજવાસીઓએ મારા માટે અનેક દેવોને બાધા રાખી અનેક વ્રતો કર્યા અને ત્યાં બધાના આશીર્વાદથી દીકરો થયો હું તો વ્રજવાસીઓનો ઋણી છું કંસ જુએ છે સોનાની થાળી છે એક એક હીરો લાખ લાખ રૂપિયાનો દેખાય એને બહુ ભેટ મળીને એટલે રાજી થયો નંદ બાવાને કહ્યું કે બાવા તમારા ઘેર બાળક આવ્યો તે સાંભળીને મને બહુ આનંદ થયો ખરી રીતે તો અત્યારે તમારા ઘેર આવીને બાળકને મારે રમાડવું જોઈએ પણ તમે જાણો છો ને આટલું મોટું રાજ મારા હાથમાં છે અત્યારે મને કંઈ ફુરસદ નથી હું તમારા લાડાને અહીંથી જ આશીર્વાદ આપું છું તમારો કનૈયો માર્કંડાયુ થાય તમારો કનૈયો મોટો રાજા થાય તમારો કનૈયો સુખી થાય બાબા મારો હૃદયનો આશીર્વાદ છે તમારા લાલાનો કોઈ શત્રુ હોય એ જલ્દી હવે બળીને ખાસ થાય બાળક આનંદમાં રહે એને બહુ ભેટ મળે એટલે બધાનો આશીર્વાદ આપે એ જાણે નહીં કે લાલાનો શત્રુ કોણ છે ઈશ્વર તેને કે છે શત્રુ પણ જેની જય બોલે બાલકૃષ્ણલાલ જયારે પ્રગટ થયા ત્યારે દેવો ઋષિઓ લાલાનો જય જયકાર કરે તે શું આશ્ચર્ય છે આજે કૌશ રાજાને ખબર પડી કે બાલકૃષ્ણ પ્રગટ થયા છે ત્યારે કૌશ પણ રાજી થયો અને બાલકૃષ્ણ નામથી ચારણોએ જય જયકાર કરવા લાગ્યો કૌશ શ્રી કૃષ્ણની જય બોલે શત્રુ જેના વખાણ કરે શત્રુ જેની જય બોલે એ ઈશ્વર જ છે નંદ બાબાએ વંદન કરીને કહ્યું છે તમારા આશીર્વાદ માગું છું બાબા મારો આશીર્વાદ છે પછી તો નંદ બાબા ત્યાંથી વસુદેવજીને મળવા ગયા વસુદેવ ઉપશ્રુત્ય ભ્રાતરમ નંદમાગતમ શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી નંદ અને વસુદેવજીનું આ પ્રથમ મિલન થયું વસુદેવજીને મળવા ગયા છે કુશળ સમાચાર પૂછે કોઈ પણ તમારો મિત્ર તમને મળવા આવે ને તો તમારા સુખની તમારા સંપત્તિની માન બળાઈની વાતો ન કરો તમને જે મળવા આવ્યો છે એને શું દુઃખ છે એને શું અડચણ છે તે પહેલું પૂછ દુઃખીને દિલાસો આપવો એ મહાન પુણ્ય છે દુઃખી સાથે તમારા સુખની સંપત્તિની વાતો ન કરો કેટલાક લોકો એવા હોય છે કોઈ પણ મળે તો પોતાની જ કથા શરૂ કરે કે હું એવો છું બતાવે છે કે મને આ માનપત્ર આપ્યું છે મારો વળગોળો પણ કાઢ્યો અને તું તારી જ કથા કરે છે જે મળવા આવ્યો છે એને શું અડચણ છે એને શું દુઃખ છે તે પહેલું પૂછ તમારા સુખની સંપત્તિની વાતો ન કરો નંદ બાબાએ વસુદેવજીને એવું કહ્યું નથી કે મારા ઘેર બાળક થયો અને લોકોએ બહુ મોટો ઉત્સવ કર્યો અમને બહુ ભેટો આપી એવું નંદજી બોલ્યા નથી નંદ બાબા તો વસુદેવજીના દુઃખની વાતો પૂછે છે વસુદેવજીને કહ્યું છે મને બહુ દુઃખ થાય છે આ કંસ વિના કારણ તમને ત્રાસ આપે તમારા અનેક બાળકોની હિંસા કરી મેં સાંભળ્યું આ વખતે તમારા ઘેર કોઈ કન્યાનો જન્મ થયો હતો અને કન્યાને પણ મારવા આવ્યો તે મોટી દેવી થઈ ગઈ એવું લોકોએ મને કહ્યું મને સાંભળીને બહુ દુઃખ થયું આ વિના તમને ત્રાસ આપે છે ભગવાન એને જોઈ રહ્યા છે સમય આવશે ત્યારે ભગવાન એને સજા કરશે તમને બહુ ત્રાસ આપે ત્યારે વસુદેવજીએ હાથ જોડ્યા છે અને કહ્યું છે વાવા હું તો કોઈને દોષ આપતો નથી એ તો મેં પૂર્વજન્મમાં કંઈ પાપ કર્યું અને તેથી મારા છોકરાઓ મરી જાય વાવા મેં જયારે સાંભળ્યું કે નંદ બાબાના ઘેર સુંદર બાળક છે તે દિવસથી મેં મારા મનથી માની લીધું છે કે નંદ બાબાના ઘરમાં જે બાળક છે મારો જ દીકરો છે કે બાબા તમારો કનૈયો એ મારો દીકરો ખરો કે નહીં નંદ બાબા બહુ ભોળા છે જે કોઈ મળે એને વંદન કરીને કહે કે તમારા આશીર્વાદથી દીકરો થયો હું તો નામનો પિતા છું એ તમારો બાળક એને તમે આશીર્વાદ આપો લગ્નજીએ વિચાર કર્યો વસુદેવજી સાથે ઘણા વર્ષોનો મારો સ્નેહ સંબંધ વસુદેવજીના અનેક બાળકોની કંસ રાજાએ હિંસા કરી છે મારી સાથે એમનો બહુ પ્રેમ છે તે મારા લાલાને તેથી પોતાનું બાળક માને મારા લાલાને પોતાનો દીકરો માને તો મને શું વાંધો નંદવાવા બહુ ભોળા છે તે ભોળપણમાં કહી દીધું કે કનૈયો તમારો દીકરો છે વસુદેવજીને આટલું જ જોઈતું હતું કે નંદજી એવું બોલે કે કનૈયો એ મારો દીકરો છે વસુદેવજી મનમાં બોલ્યા છે રાત્રે બાર વાગ્યા પછી હું તમારા ઘેર આવ્યો હતો તમે બધા સૂતેલા હતા અને ત્યારે મારો કનૈયો મેં તમારા ઘરમાં રાખ્યો બાબા હું તમને ખરું કહું છું હું રહું છું મથુરામાં પણ મારું મન ગોકુળમાં અને તમારા ઘરમાં જ મારું મન રહે બાબા મને લાલાની બહુ ચિંતા થાય બાબા તમે લાલાને હાથ છો તમે બહાર ફરો એ સારું નથી લાલાને હાથ મારા જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવ્યા છે અને તેથી કોઈ વિપત્તિનો પ્રસંગ આવવાનો હોય ને તો પહેલાથી મને ખબર પડી જાય હવે તમારા ગોકુળ ગામમાં કોઈ રાક્ષસ કે રાક્ષસી આવશે બાળકોને ત્રાસ આપશે વસુદેવજીને ખબર પડી હતી કે પૂતના બાળકની હિંસા કરવા માટે ગોકુળમાં ગઈ કંસ રાજાને એક બ્રાહ્મણે કહ્યું હતું કે તારો કાળ ગોકુળ વૃંદાવનમાં છે હજુ એ બહુ નાનો છે તે કંસ રાજા એ પૂતનાને કહ્યું છે તું ગોકુળમાં જઈને બાળકોની હિંસા કર મારો કાળ પણ મરી જશે તે પૂતના ગોકુળમાં ગઈ છે એ નંદ બાબાને ખબર પડી હતી વસુદેવજીને ખબર પડી હતી કે વસુદેવજી નંદ બાબાને સમજાવે છે તમારા ગામમાં કોઈ રાક્ષસ કે રાક્ષસી આવશે તમે હવે જલ્દી અહીંથી ઘેર જાઓ અને લાલાને હાચવજો નંદ બાબાએ હાથ જોડ્યા છે અને કહ્યું છે હું શું એને હાચવી શકું આ વૃદ્ધાવસ્થામાં પરમાત્માએ મને પુત્ર આપ્યો છે મારા નારાયણ એને હાચવશે કે બાબા નાણાં તો સાચવશે પણ તમારે સાવધ રહેવાની જરૂર તમે જલ્દી અહીંથી ઘેર જાઓ નંદ બાબાએ કહ્યું કે આજે તો હું અહીં આવ્યો છું જલ્દી કેવી રીતે જવું અને તમે કહો છો કે આવતીકાલે ઘેર જઈ આજે મારે બજારમાં જવું અમારા ગામડામાં તો કશું મળતું નથી અહીં આવ્યો છું તે બજારમાં જઈને હું થોડાક રમકડા લઈ આવું ખાલી હાથે ઘેર કેવી રીતે જવું રમકડા લઈને જવું ને તો બાલકૃષ્ણ રાજી થશે નાના માટે થોડાક રમકડા લઈ આવો તમે બહાર ગામ જ્યાં જાઓ ને ત્યાં તમારા ઠાકોરજીને સાથે લઈને જ જાઓ એકલા જશો નહીં તમારા ભગવાનની સેવા પૂજા કર્યા વિના તમને ભોજન કેમ ભાવે લોકો બીજો બધો સામાન લઈ જાય છે પણ ઠાકોરજીને સાથે લઈ જતા નથી કેટલાક તો બહાર ગામ જવું હોય ને તો ઠાકોરજીને બીજાના ઘેર પધરાવી આવે તમે હાચવજો તમે સેવા કરો એવું નહીં જ્યાં જાઓ ત્યાં ભગવાનને સાથે લઈને જાઓ કદાચ બહુ અડચણ હોય ને તમે સાથે ન લઈ જાઓ તો જે દિવસે પ્રત્યક્ષ સેવા ન થાય તે દિવસે માનસી સેવા વધારે કરશે બહારગામથી તમે ઘેર જ્યારે જાઓ ને અને ત્યારે તમારા ઠાકોરજીના માટે સુંદર કોઈ ફળ લઈ જાઓ ભગવાનને અર્પણ કરો કે ખાસ હું તમારા માટે આ કેરી લાવ્યો આ દ્રાક્ષ લાવ્યો ભગવાનને પ્રેમથી અર્પણ કરો આવું કરવાથી ભક્તિ વધે છે આવું કરવાની જરૂર છે બહાર ગામથી ઘેર જાઓ ને ત્યારે તમારા ભગવાનના માટે કોઈ સુંદર કાપડ લઈ બાલકૃષ્ણ તો બાળક છે રાણાના માટે થોડુંક પણ કંઈક લઈ જશો ને તો એ ઘણું માને એ રાજી થશે ધીર જઈને રાણાને કહેજો કે ખાસા તમારા માટે ગુનાવે લોકો બહારગામથી ઘેર જાય ને ત્યારે ઘરના છોકરાઓના માટે કંઈક મીઠાઈ લઈ જાય કેટલાક તો બહુ વિવેકીઓ હોય છે તે લાડીને રાજી કરવા માટે સરસ સાડી પણ લઈ જાય એ વધારે રાજી થશે અરે કોઈ સ્ત્રી રાજી થાય તમને શું આપશે કોઈ પુરુષ થાય તમને શું આપશે ઘરના લોકો દુઃખી ન થાય એની કાળજી રાખજો પણ કોઈ સ્ત્રીને કે પુરુષને બહુ ખુશ કરવાની ઈચ્છા રાખવી આ જીવ દુષ્ટ છે કેટલાક લોકો તો એવા હોય છે કપડાં આપો પૈસા આપો સ્વતંત્રતા આપો તો બહુ રાજી થઈને તમારા વખાણ કરશે અને કોઈ વખત તમે ન આપો કે ઓછું આપો તો આજ સુધી જે આપ્યું હશે તે બધું ભૂલી જશે અને જે સારું બોલતા હતા એ જ તમારા માટે ખરાબ બોલશે અહીંયા કોઈ એવો નથી હો તમે તો બધા વિવેકી આ જીવ એવો દુષ્ટ છે એને પૈસા આપો સ્વતંત્રતા આપો એ રાજી થશે કોઈ વખત ઓછું આપશો કે ન આપો તો આજ સુધી જે આપ્યું છે તે બધું ભૂલી જશે જે પ્રેમ કરતો હતો ને એ જ કોઈ વખત વેર કરે જીવ એવો દુષ્ટ છે કોઈ માનવ નારાજ ન થાય એની કાળજી રાખો પણ કોઈ માનવને ખુશ કરવાની ઈચ્છા રાખશો નહીં ભગવાન ખુશ થાય એવું કરો એકવાર બાળકૃષ્ણલાલને રાજી કરશો ને કનૈયો કોઈ દિવસ નારાજ થશે નહીં માનવને નારાજ થતા ક્યાં વાર લાગે માનવ જેટ નારાજ થાય માનવ તો એવો છે પરમાત્માની પણ કદર કરતો નથી તો માનવ માનવની કદર શું કરશે આ જીવ ઈશ્વરની કદર કરે છે ઘરના લોકો સાથે વિવેકથી પ્રેમ કર વધારે પ્રેમ પરમાત્મા સાથે નંદજીને કહ્યું છે તમે જલ્દી ઘેર જાઓ નંદ બાબા બોલ્યા છે આજે બજારમાં જઈને હું થોડાક રમકડા લઈ આવીશ પછી ઘેર તેરસના દિવસે સાયંકાળે નંદ મથુરામાં આવ્યા છે અને ચૌદસના પ્રાતઃકાલ પછી પૂતના ગોકુળમાં ગઈ ચૌદસના સાયંકાળે નંદ ગોકુળમાં આવે છે પૂતના એ તેરસના દિવસે ગઈ નથી પૂતના ગોકુળમાં અમાસના દિવસે આવતી નથી પૂતના એ ચતુર્દશીના દિવસે જ આવે ચૌદસના દિવસે કેમ આવી કૂતના શબ્દનો થોડો વિચાર કરો કૂત શબ્દનો અર્થ છે પવિત્ર અને ના શબ્દનો અર્થ છે નહીં જે પવિત્ર નથી એને પૂતના કે પવિત્ર શું છે ગીતાજીમાં પ્રભુએ કહ્યું છે અર્જુન જ્ઞાન એ પવિત્ર નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે જ્ઞાન એ પવિત્ર છે જ્ઞાન એટલે પૈસો કમાવવાનું જ્ઞાન નહીં જ્ઞાન એટલે આત્મ સ્વરૂપનું જ્ઞાન પૈસો કમાવવાનું ધ્યાન તો બધાને છે આત્મ સ્વરૂપનું જ્ઞાન એ પવિત્ર છે અને આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ અપવિત્ર છે આ જીવ ઈશ્વરને તો જાણતો નથી પણ આ જીવ સંસાર સુખમાં એટલો બધો ફસાયેલો રહે છે કે પોતાના સ્વરૂપને પણ જાણતો નથી આ જીવને ખબર નથી કે હું કેવો છું હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું હું શા માટે જીવું છું જીવ ઈશ્વરને જાણતો નથી જીવ પોતાના સ્વરૂપને પણ જાણતો નથી માનવને ખબર નથી કે હું કેવો છું માનવ બરાબર જાણતો નથી કે મારું અસલી સ્વરૂપ શું છે હું શા માટે જીવું છું જેને આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે એ જ પૂતના છે પૂત એટલે પવિત્ર આત્મજ્ઞાન પવિત્ર છે અને આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ અપવિત્ર છે અજ્ઞાનમાંથી જ વાસના જાગે છે આત્મ સ્વરૂપને જાણતો નથી અને તેથી જીવ એવું સમજે છે શરીર તે હું છું અને શરીરનું સુખ એ મારું સુખ છે અજ્ઞાનમાંથી વાસના ઉત્પન્ન થાય છે પૂતના એ વાસના છે વાસના એ ચૌદ જગ્યામાં રહેલી રામાયણમાં એવી કથા છે કઈ કઈ રામચંદ્રજીને વનવાસ ચૌદ વર્ષનો આપે કઈ કઈ એ પંદર વર્ષનો વનવાસ કેમ આપ્યો નહીં કઈ કઈ બાર વર્ષનો વનવાસ આપતી નથી ચૌદ વર્ષનો આપે છે રાવણ એ કામનું પ્રતીક છે કામ એ ચૌદ જગ્યામાં રહેલો છે શ્રી રામ વનમાં ચૌદ વર્ષ તપ કર્યા પછી રાવણને મારે રાવણ રામજીને શું ત્રાસ આપી શકે રામ તો પરમાત્મા છે રાવણ આપણને ત્રાસ આપે છે વનમાં ચૌદ વર્ષ તપ કર્યા પછી રાવણને મારવાનો છે રામ વનમાં ગયા પહેલા જ વર્ષે રાવણને માર્યો હતો પહેલા વર્ષે માર્યો નથી ચૌદ વર્ષ તપ કર્યા પછી માર્યો રાવણ એ કામ છે અને કામ ચૌદ જગ્યામાં રહેલો ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન મુચ્યતે અસ્ય કામસ્ય અધિષ્ઠાનમ ઇન્દ્રિયાણી પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચૌદ જગ્યામાં કામ રહેલો કોઈ પણ માનવના સૌંદર્યમાં આંખ ફસાય કોઈ માનવના સૌંદર્યનો મોહ થાય તો સમજવું કે આંખમાં પૂતન આવી સત્સંગ કરે કથા સાંભળે પ્રભુના નામનો જપ કરે તો સાહેબને કંઈક વિવેક જાગે પણ કથા ન સાંભળે સત્સંગ ન કરે તો વિવેક ક્યાંથી આવે આરામ ખુરશીમાં પડ્યા પડ્યા સાહેબ બોલે છે ડુંગળીના ભજીયા થવા ચૂક્યા બહુ દિવસમાં ખાધા નથી આ સાહેબ બોલતા નથી એના જીભમાં તેની પૂતના આવીને બેઠી એ બોલે છે જે વસ્તુ ખાવાની શાસ્ત્ર ના પાડે એ શા માટે ખાવું આપણા વિષયોમાં વિશ્વાસ રાખજો આજકાલના લોકો ડાક્ટરમાં વિશ્વાસ રાખે ડાક્ટર કહે કે આ તમે ખાશો નહીં તો છોડી દે પછી ખાતા નથી આપણા ઋષિઓ જે વર્ણન કરે છે ઋષિઓ જે આજ્ઞા આપે છે ઋષિઓમાં વિશ્વાસ રાખે ઋષિઓને આપણે બહુ લાગણી છે આપણે બધા ઋષિઓના બાળકો જ ઝાડના તળે બેસીને આ ગ્રંથો લખ્યા બંગલામાં રહેનાર અને દાળ ભાત ખાનાર કદાચ જુઠ્ઠું બોલતા હશે અમારા ઋષિઓ કોઈ દિવસ જુઠ્ઠું બોલે કોઈને છેતરવા માટે આ ગ્રંથો લખ્યા આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે બધું સાચું છે શાસ્ત્ર ખોટું નથી માનવની બુદ્ધિ બહુ બગડી બુદ્ધિ ખોટી છે શાસ્ત્રમાં લખેલું તે માનવ સમજી શકતો નથી આપણા શાસ્ત્રોમાં ઋષિઓમાં વિશ્વાસ રાખે પિતરું શાસન કરે ને શાસ્ત્ર કહે છે શાસ્ત્ર એ જ સાચો પિતા છે ચૌદ જગ્યામાં પૂતના આવીને વસે છે બે જણ કોઈ બોલતા હોય ને તે વાતો સાંભળવી નહીં એવી સનાતન ધર્મની મર્યાદા છે કેટલાકને એવી કૂટે હોય જે બે જણ બોલતા હોય ને તો કાનને કહે છે જાણે ત્યાં સાંભળી આવે શું બોલે કોઈ બોલે કે મારે સાંભળવાની શી જરૂર ઇન્દ્રિયો અવળે માર્ગે જાય ત્યારે પૂતના ઘરમાં આવે પૂતના એ વાસના છે એ ચૌદ જગ્યામાં રહેલી છે વાસના એ રાક્ષસી છે વાસના આરંભમાં રળિયામણી લાગે છે પછી એ વિકરા રાક્ષસીનું સ્વરૂપ પ્રગટ કરે છે પછી તો એ મનમાં ઘર કરીને બેસે છે મનમાંથી ताम् केश बन्धव्यतिशक्तमल्लिकाम् बस्तनकृत्स्रमध्यमाम् सुवाससङ्कम्पितकर्णभूषण विशोन्नसत्कुन्तलमण्डिताननाम् વાસના રાક્ષસી છે પોતાના શૃંગાર કરીને આવી આકૃતિ જોતા આદર થાય પણ કૃતિની ખબર પડે ત્યારે જ્યારે ઘૃણા આવે છે એ પૂતનાનું સ્વરૂપ કેટલાક લોકો એવા હોય છે એમને જોતા એવું લાગે છે કે આ વૈષ્ણવ છે ભગવાનના ભક્ત હશે જોતા આદર થાય છે પણ પછી જયારે ખબર પડે છે ત્યારે એવું લાગે છે કે આ ઠીક નથી પછી ઘૃણા આવે વાસના આરંભમાં રળિયામણી લાગે પછી તો મનમાં ઘર કરે છે ત્યારે અતિ ત્રાસ આપે છે કપડાં સુંદર છે પણ જેનું કાળજુ મેલું છે એ પૂતના જેવો છે જેનું તન સુંદર છે પણ મન મેલું છે એ પૂતના જેવો છે